મંગલમય તુજ નામ મંગલમય અભેદ ચેતન ધામ જય ज्ञानोदय ज्ञानोदयसत प्राण केवल ज्ञान केवल ज्ञान प्रगटेश्वर महाना प्रगटेश्वर महना अशरीर विहारी देह देहक्षता अशरीर विहारी संसारे आ असंसारी संसारे आ અસંસારી નિર્વાસન શક્તિ બ્રહ્મચારી નિર્વાસની શક્તિ બ્રહ્મચારી નિજ સ્વરૂપ स्वरूप दानि बलिहारी कलाम केवल ज्ञान कला के वर्ण ज्ञान कला मुक्तिविधायक निष्के फल गुढ़ जाम निष्के फल गुड़ जाम मंगलमय तुझ नाम मंगलमय तुझ नाम जाने छे ते સઘળું છતાંય જાણે છે તે સગડું છતાંય મૌન ઉવાચે સ્વરૂપ પાએ મૌન ઉવાચે સ્વરૂપ પાય અક્રમ સિદ્ધિ આત્મ જગાવે અક્રમ સિદ્ધિ આત્મ જગાવે વર્તે મોક્ષ અપૂર્વ ઉપાય વર્તે મોક્ષ અપૂર્વ ઉપાય અજોડ જોડ ઉપાદાન મોક્ષ નગદ વરદાન મોક્ષ નગદ વરદાન જાગૃતક ભગવાન જાગૃતક ભગવાન મંગલમય તુજ નામ મંગલમય તુજ નામ ઐકેશ્વર નિર્ભેદી મજહબ ઐકેશ્વર નિરભેદી મજહબ અભેદ સંગમ ધૈર્ય ईश्वरि तप अभेद संगम दैरे स्वरी तप क्रोडो वर्षो सुधि अचरज क्रोडो वर्षो सुधि अचरज नत परषण सहजात्मा लक्ष नित पर सहजात्मा लक्ष निर्विशेष अना अवशेषी सतगान अवशे सतगा संगनी पूर्ण वीरा सङ्गनी पूर्ण वीरा मङ्गलमय तुजनाम मङ्गलमय तना અભેદ ચેતન ધામ અભેદ ચેતન ધામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન એક અંશજ અભેદ દાદાનો એક અંશજ પામી શકે એ વિરલ પરમહંસ પામી શકે વિરલ પરમહંસ વ્રેમંડ ભૂમિ વિસ્તૃત નિજ દગ ભ્રેમણ ભૂમિ विस्तृत निज दग लीला तिहारी अकल सकल जग लीला तिहारी अकल सकल जग श्रेणी कवीर प्रणाम श्रेणी कवीर प्रणाम મંગલમય તુજના જ્ઞાન દીવો છે તે પરમાત્મા જ્ઞાન દીવો છે તે પરમાત્મા સર્વાંશે શુદ્ધ કેવળ આત્મા સર્વાંશે શુદ્ધ કેવળ આત્મા પ્રત્યેક આત્મા દીઠ અદીઠમાં પ્રત્યેક આત્મા દીઠ અદીઠમાં નિર્દ્વંદ હો ગયે खुद परमात्मा निरद्वंद हो गए खुद परमात्मा वर्ते चौखंड आण वर्ते चौखंड आण अक्रम मोक्ष रसाण अक्रममोक्षरसा मोक्ष रसा मोक्ष स्वरूप भगवा मोक्ष स्वरूप भगवान् मङ्गलमय तू मङ्गलमय तुजना अभे चेतन धाम अभेद चेतन धाम जय दादा भगवान जय दादा भगवान દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ દાદા ઓ પ્રભુ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચન મુક્કારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવિસીમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ શૈલેષાનંદ સ્વામીજી આપ સુરેન્દ્રનગર ગયા તેનું શું થયું સુરેન્દ્રનગર આપણે નથી ગયા હજુ ગોઠવવાનું છે તો હમણાં ક્યાં હા અમદાવાદમાં આપણા નવનીતભાઈ સાહેબ જયંતિભાઈ એમના તરફથી કઈ સૌ Mahavir charitable trust Mahavir charitable charitable trust અમદાવાદમાં શું હતો પ્રસંગ બે થયા દાદાજી પહેલા જે થયો તે મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટના અંડરમાં સંસ્કાર શિબિર કરીને એમના બધા કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને અમદાવાદના બધા સંઘોના પ્રતિનિધિઓ એ બધાને એમણે ટાગોર હોલ પાલડીમાં આમંત્રણ આપેલું અને બધા ભેગા થયા હતા તો સંખ્યા સંખ્યા લગભગ સાડી ત્રણસો થી ચારસો જેટલી સારી કહેવાય અને એમની સાથે આપણને કહ્યું હતું એટલે આ વિતરાગ વિજ્ઞાનની બધી વાતો સુંદર રીતે સમજવા માટે અને પછી એમાંથી જુદા જુદા સંઘોના આમંત્રણો આવે છે એટલે હમણાં ગયા આગલા રવિવારે દાદાજી ત્યાં નવનીત કાકાના ઘરની સામે ઉપાશ્રયમાં લોકોની શિબિર છે સરદાર મુનિની એક દિવસની શિબિર હતી એમાં ગચ્છાધિપતિ સરદાર મુનિ પોતે અને મહાસતીજીઓ હાજર હતા એમાં બપોર પછીનું સેશન શૈલેષ આનંદજીને નિમિત્તે આપેલું એ લોકે અને આ વિતરાગ વિજ્ઞાનની રોજના જીવનમાં કેવી રીતે આપણને ઉપયોગી અને ઉપકારી થાય એ સંબંધી વાતો થઈ કેટલા કલાક માટે થઈ લગભગ અઢી કલાક અઢી સારું કલાક ઘણું સારું કહેવાય ઘણું સારું અને સંખ્યા પણ મોટી હતી લગભગ ચારસો સાડી ચારસો ની સંખ્યા હતી એમની સારું કહેવાય હવે આચાર્ય ગચ્છાધિપતિ પોતે બેઠા હતા બે કલાક બહુ સુંદર રીતે અને પછી મહાસતીજીઓની સાથે બેઠા પંદર વીસ મિનિટ એટલે એમને કેટલાક પ્રશ્નો હતા સમજવા માટે સરદાર મુનિ સાહેબને એમને મહાસતીજીઓ મહાસતીજીઓ મહાસતીજીઓ ચાર પાંચ મહાસતીજીઓ હતા એટલે જયંતિ કાકા નવનીત કાકા ત્યાં લઈ ગયા એ લોકોને પૂછતા હશે પ્રશ્નો પછી એમની સાથે થોડી વાત થઈને એમને ખૂબ આનંદ થયો અને સમાધાન થયું એમને આ સિદ્ધાંતોનું એટલે સારું કર્યું સારું કેટલા સાધુજી મહારાજ હતા ચાર જેટલા મહાસતીજી બહુ સારું એ સંઘ બહુ સારો છે અને એફિશિયન્ટલી બહુ સારો ચાલે છે બરવાળાનો સરદાર મુનિની સાથે એક બીજા વયોવૃદ્ધ સાધુજી હતા સરદાર મુનિને એ હતા ને ચાર મહાસતીજીઓ અને આખા દિવસની એમની શિબિર હતી તેમાં બપોર પછી આપણને સારું કર્યું ઘણું સારું થયું અને હજી બીજા ગોઠવાશે આ બધા જુદા જુદા બહુ સારું ઘણું સારું થાય પાઠ ઉપર જાય અને એમાં જાય તો બહુ સારી વાત છે આ ઘણી સારી વાત છે અને આજની આ સુધર્મા સ્વામીની પાઠ એ વિતરાગતાના અંશોને સમજે અને એ પાઠ ઉપરથી સારા સમાજને એનું માર્ગદર્શન મળે બહુ જ જરૂરનું છે બહુ મજા આનંદ છે કાંતિ આનંદજી જય સચ્ચિદાન ખૂબ આશીર્વાદ તો નીચે બેસવું છે કે ઉપર ફાવશે તો આની જગ્યા થઈ જશે કરી આપે એવા છે તો પાછળ દાદાજી દાદાજી હા બોલો શૈલેષભાઈના દિલમાં ઘણા વખતથી આવું ઉઠ્યા કરે છે હા બોલો બોલો કે જરૂર આવા જેટલા જો દિલમાં જે સ્પંદનો આવતા હોય ને મહેરબાની કરીને એને બહાર આવવા દો હું તો એટલું જ કહીશ ગાડા ઘેરા જે હશે તે આ નિમિત્તે સત્સંગની સભાઓ આવશે ને તો પોતાને ફાયદો જ કરશે પણ મહાત્માઓને કંઈક જાણવાનું મળશે એ વાત કરું છું એ બહુ જરૂરનું કે આવી રીતે જે નિમિત્તનો ઓપન માઇન્ડ કે જે થોડા ઘણા છે તો મેં કહું બધાને આપણે કહીએ કે આવો આપણે ભેગા થઈએ મળીએ કહી શકાય ને માનવ જાતને કેવી રીતે સારામાં સારું પરિણામદાયી થઈ શકે ચાલો આપણે ભેગા મળી બહુ સારું કહેવાય કંઈ કરીએ તો દાદાજી જોઉં છું કે બધે ઘણી જગ્યા હવે એકબીજા એકબીજા આવી રીતે આ જ કલ્યાણ છે બધું કલ્યાણ જ આ છે બધું અને આમ જ વાત થાય આપણે જાણીએ જરાક વાત કરીને કંઈક રુચિ થઈ એને લાગ્યું કે આ પાણી પીવા જેવું છે તો જરૂર વાત કરીએ આપણે સમજાયું ને અને પછી એમ કરતાં કરતાં એને આસ્વાદ આવે તો એનો સ્વાદ લેવાનું પણ મન થશે એને નહીં તો નહીં થાય એકદમ તો ના થાય આ બધું પ્રસંગોપાત કેલનપુર કે એવું પણ આમંત્રણ આપી આપો જરૂર આપો જરૂર આપો બધું જ વિકસ હવે તમારા હાથમાં છે બધું દૂર બધું આખો છે તો ખરો દાદાથી જ છે ને દાદાની હાજરીમાંથી આપેલું છે એમાં ના નહીં પણ હવે તમે ખીલતા જાઓ છો બધા હા બધા કાંતિ આનંદજી ખરું કે નહીં મહેન્દ્ર આનંદજી કેટલું હે સિંહ અવાજથી બોલે છે હવે સિંહનું બચ્ચું હોય એવા <laughs> બહુ સારું કહેવાય રાજકોટ તો કેટલી મોટી સંખ્યામાં છે આખો વિદ્યાર્થી વર્ગ પ્રોફેસર શિક્ષકો કેટલી મોટી વર્ગ બહુ મોટો વર્ગ છે એવો સુરેન્દ્રનગરનો એટલો જ મોટો છે પાછો દાદાજી બીજું એક સુંદર સુરેન્દ્રનગરમાં કેટલા છે સુરેન્દ્રનગરમાં દાદાજી હજી મારે જવાનું નથી જે વાત કરી હતી એ પ્રમાણે એ ગોઠવણી નહીં થઈ એ લોકોની થઈ કે ના થઈ પણ કેટલું શું મોટી સંખ્યા છે દાદાજી બહુ છે એવું કે છે બહુ મોટી સંખ્યા છે દાદાજી બીજો એક સુંદર અનુભવ થાય છે દાદાની કૃપાથી કે રાજકોટ પણ ગયેલા તો આ તરુણભાઈ સાહેબના કોઈ મિત્ર છે અને ત્યાંની બહુ મોટી આધ્યાત્મ યુનિવર્સિટી બહુ મોટું કેમ્પસ છે એક કરોડનું સ્વામિનારાયણનું આમ કહેવાય પણ એમને વાત કરી તો અમને બહુ આનંદથી બોલાયા અમે મળ્યા અને એ લોકો વેલ્યુ એજ્યુકેશનનો આખો ડિપાર્ટમેન્ટ કરેલો છે કે તમે આવો જ્યારે પણ આવો જરૂરથી આવો તમે કાર્યક્રમ આપો પ્રમુખ સ્વામીનું હશે આમનું સોખડાવાળા હરિપ્રસાદ સ્વામી હરિપ્રસાદ સ્વામી એ એન્કરેજ તો કરે છે હા પણ એમ કે બીજી કોઈ બેરિયર્સ નડતી નથી મુક્ત મનથી આ સાયન્સની વિજ્ઞાન એવું બોલ્યા હા હા બેઠા બોલાયા આનંદ પામ્યા અને કીધું કે તમે ફરી જ્યારે આવો ત્યારે આપણે અહીંયા ગોઠવીશું ટાઈમ લઈને આવો કોલેજોમાં ને એ લોકો રેગ્યુલર આખું ડિપાર્ટમેન્ટ કર્યું છે તો બહુ કરે છે ત્યાં હમણાં બહુ મોટું ફંક્શન કર્યું ત્રણ ચાર જણા મળ્યા એમના બીજા જે કરનારા પણ બધા એટલે બધું ખુલતું જાય છે એવું લાગે છે દાદાજી હા એ તો બરોબર છે આજના જમાનામાં હા એમ ને ખાસા અચ્છા અચ્છા અચ્છા એમના મોટા એમના નાના ભાઈ છે ને એમાં વધારે સારું છે એક્ટિવ છે હા બરાબર સમજ્યા તો તમારું આમ જ થાય બધો સ્પર્શનો બધો વિકાસ તો આમ જ થાય ને શું હા અને આપતા પુત્રોને કહ્યું હતું દાદાએ એમની હાજરીમાં જ કે જાઓ સુરતના આખા બારડોલીની એરિયા બધા ફરી વારો ઘૂમી વારો બધે ગામડે ગામડે જાઓ હવાના પાંચમાં પાંચ છ સાડા પાંચ વાગે જઈ ફેરી કરો અને છ વાગે ગામનો ચોક જેવું હોય ને ત્યાં બેસી અને બેસજો તે ગામના લોકોને લાગે નવ્યા કોણ આવ્યા છે એમ કરીને એમ કરીને આવશે પાછા એટલે નીચે શેતરંજી પાસે બેસશે એટલે વાતો કરજો કલાક દોઢ કલાક તે બહુ કર્યા છે કેટલા બધા ગામડા કર્યા કેટલા કર્યા હશે કાંતિભાઈ મહેશ એ બધા આવી ગયા હા વસંતભાઈ હા બધા બધું છેક સુધી લગભગ મને ચારસો પાંચસો ગામ કર્યા હશે મને લાગે છે તમે એટલે આ તો એવું છે દાદા કહે છે કે હવા પ્રસરવાની એનો યોગ આવ્યો છે આ સમય બહુ સુંદર છે એટલે આ વૈયક્તિક હવા પ્રસરે છે વૈયક્તિક એટલે પોઝિટિવ હમ અને નિષેધાત્મક બધા વાતાવરણ છે આસપાસ જ્યાં જોયું જોઈએ છે તેમાં વૈયક્તિકતા જીવનમાં લાવશે એ લોકોને એવું નથી લાગતું હરીશભાઈ સાહેબ હા શું સ્મિતાબેન doctor one day national seminar on universal vision of Bhagavad Gita on third March two thousand fifteen organised by the department of Sanskrit Pali and Prakrit faculty of arts આ તો યુનિવર્સિટીનું છે Maharaja Sayajirao university of Baroda Devasyujam Sanskrit Pratishthanam Vadodara certificate this is to certify that professor Mrs Lucia Makwan from Kelanpur Vadodara very Lucia Makwan ઓહો ભાઈ સચ્ચિદાનંદ કહો ક્રાઇસ્ટ સાહેબને પહોંચાડજે શું બોલી હતી કે એને હવે એને બોલવાનું આપો એ બધાને સંભળાય છે ને એનું એનું સંભળાય એવું છે બોલો भगवत गीता હમ और ज्ञानी पुरुष ये मेरा टॉपिक था मैंने पसंद किया था दादाजी જી અને એની ઉપર હું બોલી હતી હિન્દીમાં તો જ્ઞાની પુરુષનો પરિચય મેં આપ્યો હતો એટલે કૃષ્ણ ભગવાન ગીતાજી ઉપર હતું એટલે કૃષ્ણ ભગવાન પર બોલવાનું હતું એટલે મેં કહ્યું કૃષ્ણ ભગવાન એક જ્ઞાની પુરુષ હતા કારણ કે એમને એમના પૂર્વભાવમાં નેમિનાથ ભગવાનથી એમને જ્ઞાન મળેલું અને એ પરિણામ પામ્યું હતું આ દ્વાપર યુગની અંદર અને યુદ્ધના મેદાન પર એમણે અર્જુનને જે ઉપદેશ આપેલો એ છે ભગવદ્ ગીતા અને એ જે સંદેશો છે યુનિવર્સલ એ પ્રેમનો સંદેશો છે એકચ્યુઅલી એમાં કોઈ યુદ્ધનું મેદાન હતું પણ એમણે યુદ્ધ વિશે કઈ વાતો નથી કરી બહુ સુંદર કર્યું એટલે પ્રેમની વાતો પછી દાદા કે શુદ્ધ દિવ્ય પ્રેમ કોને કહેવાય એની વાત થઈ હતી દાદાજી એટલે બધાને ખૂબ આનંદ થયો કંઈક નવું જોવા જાણવાનું મળ્યું કારણ કે મોટાભાગના બધા બોલ્યા હતા એ ભગવદ્ ગીતા ઉપર જે પુસ્તકનું હોય તે પ્રમાણે બોલેલા હતા જ્યારે આપનું વિજ્ઞાન આ જે દિવ્ય દ્રષ્ટિવાળું છે કે દિવ્ય દ્રષ્ટિ સિવાય ભગવદ્ ગીતાને સમજી શકાય એવું નથી કારણ કે કૃષ્ણ ભગવાન એ જ્ઞાની પુરુષ હતા એટલે એ રીતે કૃષ્ણ ભગવાનનો પરિચય આપ્યો દાદાજી મેં બહુ સુંદર કહેવાય હા લુસી બહુ સુંદર કહેવાય આ લુસીબેન અત્યારે તમારો પેલો પ્રોજેક્ટ ક્યાં સુધી આવ્યો પીએચડીનો એ લગભગ દાદાજી મારો તો આમ પૂરો થવા આવ્યો છે પણ એને એમ બે વર્ષ સર્ટિફિકેટ આપવા માટે બે વર્ષ લાગશે એ તો પ્રોસીજર હોય છે એ વાંધો નથી પરંતુ એની થેસિસ બુક તૈયાર થાય છે તૈયાર થઈ રહી છે દાદાજી પ્રેમ લક્ષણા ભક્તિ ભક્તિ એના પર એમને આખું કર્યું છે અને આપણા વિતરાગ વિજ્ઞાન રિસર્ચને એસોસિએટેડ એટલે કે ડાયરેક્ટ નહીં પણ અત્યારે તો સુરત યુનિવર્સિટી એની થ્રુ કર્યું છે અને પરીખ સાહેબનો આ જ ભાવ હતો કે સુરત યુનિવર્સિટી તમને તૈયાર કરી દીધું બધાને એફિલિએશન્સ માટે આપણને પણ આપણી તૈયારી હોવી ઘટે એ જરાક ખૂટે છે તો મારો ખ્યાલ છે કે બે હજાર પંદરની સાલમાં આટલું કામ કરી નાખો દિવાળી સુધીમાં જે એના માટે જરૂરી ફેકલ્ટી એસો પ્રોફેસરશીપ એસોસિએટશીપ આટલા જોઈએ અને લેક્ચરર આ ચાર ગ્રેડ કરવી પડે પરીખ સાહેબને કન્સલ્ટન્ટ કરો ડૉક્ટર બાલાજી અને બધા થઈને ભેગા થઈને કરો આટલું છે તો એકેડેમિક કામ પણ આપણે એડમિનિસ્ટ્રેટિવલી હેલ્પ કરીશું થશે ને નહીં તો કેવી રીતે થાય સમજ્યા એટલે બરાબર છે અને આમાં આને રાખવાના એ રહી શકશે ચારે કેટેગરીમાં સિવિલ બિલ્ડર અને દાદાજી નેક્સ્ટ સેમિનાર દમણમાં છે નેક્સ્ટ આના પછીનો બીજો સેમિનાર છે તે દમણમાં છે દમણમાં હાજી હજી એની ડેટ અને એ ફિક્સ નથી ટોપિક કોણ કરે છે એ આ યુનિવર્સિટી તરફથી જ થાય છે બધા દમણમાં હા બહુ સારું એટલે મારે દમણ જવાનું છે પણ હજુ ડેટ ને બધું ફિક્સ નથી થયું ટોપિક ને બધું સાહેબ આ સાહેબ ના લઈ જજો એમનું ગામ છે દીપકાનંદજીને જશો ઓકે <laughs> કોના જેવું છે કે આપણે આખા સરોવરમાં સેન્ટરમાં મુખ્ય રાજા જેવું કમળ હોય લેવા જવા માટે જે માથાકૂટો નથી કરવાની આપણે એના માટે નથી જવાનું પરંતુ એ બોલાવે છે એ આપણે જ છીએ આપણે જ આપણને બોલાવીએ છીએ એટલે એ રીતે આપણો વિકાસ થશે અને બીજાને લાભ થશે બહુ અને બધાનો પ્રસાર બહુ સ્પંદનો સારા એનો બધો પ્રસાર થશે સમજાયું ને બહુ સારી વાત છે કરો અને બધા પ્રોફેસર હતા દાદાજી એ લોકોને ખૂબ જ આ ગમ્યો આ ટોપિક ગમે લોકો યુનિવર્સિટી તો બહુ આમ કરે છે અને આપણા પંડિતજી જૂનામ જૂના મહાત્મા જૂનામ જૂના કહું છું હા ચંદ્રકાંતભાઈ પહેલાં પણ દાદા જોડે એમને ખૂબ એ હતું એ મામાનીપુરમાં રહેતા ને સામેના ઘરમાં એટલે એ હિસાબે હતું તે પંડિતજી આજે ઘણી ઉંમર થઈ ગઈ પણ હજુ બહુ એક્ટિવ છે ભાઈ હા છે પંડિતજી એટલે પંડિતજી એ સંસ્કૃત મહાસંસ્કૃત વિદ્યાલયમાં એમના રામાયણના એમના ચાર્જમાં હતો આખું પ્રોજેક્ટ રામાયણનો કરવાનો આપને ખ્યાલ હશે કદાચ રામાયણનો બધો શું પણ ત્યાંથી તો રિટાયર થઈ ગયા પંડિતજી આપ તમારા પંડિતજી રસિકભાઈ કઈ ગયા હે બેંગ્લોર જવાના છે કે નહીં ઓ જતા રહેશે તો પરંતુ દાદાજી સૌથી અગત્યની વાત એ હતી દાદાજી કે આપની કૃપા ખૂબ વર્તાતી હતી આપની હાજરી વર્તાતી હતી આપ્યું આ એમને research paper entitle Bhagavad Gita or જ્ઞાની પુરુષ આ વિષય ઉપર એમને આખું રિસર્ચ પેપર રજૂ કર્યું તેનું આ સર્ટિફિકેટ આપ્યું છે એમએસ યુનિવર્સિટી બરોડા બહુ સુંદર કહેવાય ઘણો સારો આ પુરુષાર્થ કહેવાય પુરુષાર્થ આ બધા કહેવાય શું પુરુષાર્થ એટલે આપણા સ્વાર્થ માટે જે જીવીએ તે શું કહ્યું સ્વાર્થ માટે સ્વાર્થ આપણી સેલ્ફિશને સેલ્ફિશનેસ માટે ના જીવાય આપણાથી શું પણ સેલ્ફ ઇન્ટરેસ્ટેડ થઈ અને સ્વાર્થ માટે બધે જ્યાં હોય ત્યાં જઈને વાતો કરવી આપણે એવું કોઈને રૂચતું ના હોય તો ધીમે રહીને ઉદાસીનતાથી જરાક દૂર થવું કરી શકાય આપણે વિતરાગ માર્ગમાં બધું જ છૂટ છે સ્યાદવાદ માર્ગ છે આખો કારણ કે માનવ સમાજ તો એટલો મોટો છે શું કે બધાને બધી વસ્તુઓ હરખી ના ભાવતી હોય અને આ વિતરાગ માલ ભાવવો તો બહુ ઓછા સંખ્યા બહુ ઓછી હોય છે એની કે બધા ના હોય પણ આજે જરૂર છે આજે બુદ્ધિ તત્વ એટલું ખીલેલું છે અને એના કારણે બધે જ આના માટે તરસ છે એમાં નથી એવું નહીં જ્યાં જઈએ ત્યાં શું ચાલો જય જય સચ્ચિદાનંદ દાદાજી આપની કૃપા માટે દાદાજી આભાર કારણ કે ખૂબ કૃપા વર્તાતી હતી આપની હાજરી વર્તાતી હતી દાદાજી તે વખતે એવું છે ને ઋષિબેન જો આપણે આપણને ઓળખી લીધા છે તો પછી આપણને જે જે મળે છે બધાને ઓળખવામાં આપણને કોઈ અડચણ આવતી નથી જરાય અડચણ નથી જોજો આપ જે મળે છે ઓળખાઈ જ જાય છે આપણાથી ઇતર છે છતાં આપણે જ આપણી સામે આવ્યા આનો આ માર્ગને આ વિતરાગતાનો આ બહુ મોટો લાભ છે શરીર તો શરીર જ બધાને રહ્યા કરે શરીરમાં કંઈ તો છે જ પણ આ વાત એટલે અને એટલા માટે અંતરવિજ્ઞાન કહ્યું ઇનર સાયન્સ કહ્યું આખું આ ઇનર સાયન્સનો વિકાસ થવાની બહુ જ જરૂર છે પુષ્કળ જરૂર છે એટલે આપતા પુત્રો દરેકને પોતપોતાનું નિમિત્ત છે એ નિમિત્ત ભાવ નીકળી શકે છે તે રીતે લાગી જ જવાનું કોઈનું જોઈ નામ કરીએ એવું નહીં કરવું આપણું અંદર છે જ આવવા દો બહાર ખરું કે નહીં એ જ એની જ જરૂર છે બીજું કશું જરૂર નથી એમાં કોઈ દિવસ કોઈ જોઈને કઈ રીતે આવે નહીં કોઈ આપણા એ છે જય સચ્ચિદાનંદ થેન્ક યુ દાદાજી લુસીબેન એકાદ પદ બોલશો બોલો તમારું બહુ સારું કરવું છે એમનું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા નતે હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આયુષ ટોકા છે અને ઘાસડા કરમના આયુષ ટોકા છે અને ઘાસડા કરમના ઉકલાતા નથી હજી કોયડા પજલના ઉકલાતા નથી હજી કોયડા बेड़ा पजलना झटकी ने साफ करो एक मेव प्रार्थना झटकी ने साफ करो एक मेव प्रार्थना કોઈને ગમતા નથી ગંદા તાલુગડા કોઈને ગમતા નથી ગંદા તાલુગડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજડા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ आप्थया काया न कपड़ा आखू ये गाम जमे कंकोड़ा गांठना आखू ये गाम जमे कंकोड़ा गांठना चित ફરે ચૌટામાં દુનિયાના બાગમાં ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં હવે સહન થતું નથી બળતી બરહાડમાં હવે સહન થતું નથી બળતી બરહાડમાં ખોદી નાખો જળ મૂળતી ગાંઠ્યો ના મૂળિયા ખોદી નાખો જળ મૂળતી થી ગાંઠ્યો ના મોડિયા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા હજી નથી સાફ થયા કાયાના કપડા હજી નથી સાફ થયા કાયાના કપડા આપણું જે હતું નહીં છે નહીં કોઈને થશે નહીં આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણે ગયા ચોંટવા દેહાના શક્તમાં આપણે ગયા ચોટવા મોહાંધા શક્તમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયા ના લફરા ગાંઠન ના ગાંઠ છૂટે કાયા ના લફરા દાદા ના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદા ના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાપ થયા કાયા ના કપ नथी हजी साफ थया काया ना कपड़ा दौड़त दौड़त दौड़त दौड़त भटक भटक भटक भटक दौड़त दौड़त दौड़त दौड़त भटक भटक भटक भटक थकत अच्छा, थकत बोले जीव हवे ना खपे मुक्ता थकत थकत बोले जीव हवे खपे मुक्ता चक्कर चक्कर चाह ચાર ગતિ ઘૂમ્યા ચકરડા ચકર ચકર ચાર ગતિ ઘૂમ્યા ચકરડા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરણા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરણા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરણા મિટાવી દો દાદા ભવના ફેર રફુદરડા જય સચ્ચિદાન જય સચ્ચિદાન લુસીબેન આ પદ એનું આ એક જ એને પકડી રાખ્યું છે અને ચાલ્યા જ કરે છે અંદર સતત ચાલ્યા કરે ઉપયોગ રીતે ઉપયોગમયથી ચાલે છે હવે એને ચોપડીની જરૂર નથી જો કે બોલી નાખે જવાનું આ બધું ચોપડી વગર બોલ્યા ને કઈ ચોપડીથી બોલ્યા અંદર અંદર પોતે જોઈ જોઈ એ છપાયેલું અંદર છપેલું જોઈ આંખો બંધ કરીને અને હવે તો ઉઘાડી આંખે એવું દેખાય છે નહીં બોલો આ ઉપયોગ દાદાએ ખૂબ કહ્યું છે આપણે પ્રયોગ કરો તમે આપણે જીવતી ચોપડીઓ વાંચવાની છે જીવતા પૂતગલને વાંચવાનું છે શું છપાઈ ગયું એટલે જીવતું પૂતગલ કહેવાતું નથી પણ જે છપાયું છે જીવતા પૂતગલ મારફતે આવે છે એટલું તો સાચી વાત છે એટલે કામ તો લાગે જ છે નથી પણ એની માત્રા બહુ ઓછી છે ઘણી ઓછી છે એટલે આ કયો પ્રયોગ આપણને નિશ્ચય ચરણ વિધિ શાને માટે આપી આ પ્રયોગ છે બહુ મોટો એ તો એ બહુ મોટો દ્રશ્ય દ્રષ્ટાનો પ્રયોગ છે શું વાંચનાર એ જ્ઞેય દ્રશ્ય પૂદગલ આખું વાંચે છે નેત્રોથી અને નેત્રોથી વાંચે છે અને આપણે જોનારા છીએ કે આ કેમનું સરખું વાંચે છે કે નહીં આપણે જ આપણા સુપરવાઇઝર હઈએ તો આપણને સારું લાગે ને દરેક છોકરાઓને પોતાના વાલા આવે બધા ખુશ થઈ જાય છે કે નહીં જો કહેજો સાચું કહેજો અને વાલા ના હોય તો બધા નહીં કરી નાખે હે ભલે સોરી એટલે આપણે પોતે જ આપણા પોતા આપણા દેખભાળ કરનારા છીએ શું બોલીએ છીએ ખરા મને દેખભાળ કરવાની શક્તિ આપો શક્તિ આપો પણ આપણે દેખદાર દેખભાળ શું રહેવું આપણી ફરજ છે ને એ દાદાએ રસ્તો બતાવેલો છે આ તો આ મોટી વાત છે બહુ હમ એટલે એને બહુ આ ઉપયોગપૂર્વક છે અને આ પદો ઉપયોગપૂર્વક બોલાય તો બહુ સુંદર તું સમજી બેન હા જોજે એમને આવું થોડા મુખપાઠ થઈ તો બહુ આનંદ થાય પછી તમને પોતાને લાભ કરશે એ બધો જેનાથી થાય એને એ રીતે આ કોણ હવે આપણે સરળ સત્સંગ લઈએ બે ત્રણ આવ્યા છે ધીરુભાઈ સાહેબ કઈ ગયા આ આપણે લઈએ છેલ્લું આ બેન છે જોડે ના લઈ લઈએ આપણા અરવિંદ મહેતા આપણા અમદાવાદવાલા હા કોની મારફતે પૂછા લઈ આવ્યા છો अरविंद क्या છે हाँ यहाँ आ जा यहाँ आ जा यहाँ आ जा इतना बड़ा मनुष्यों के वहाँ बैठता है यहाँ आ जा हम्म, नहीं पर विनय वाला है वो हम्म, मुझे डिस्टर्ब नहीं करना किसी को તબ એને અડેશ નહીં આપણે જેસી આગળ કઈ જગ્યા થઈ જશે આમ તેમ ખસશે એટલે અહીંયા અવતાર ભાઈ અહીંયા અહીંયા હા બેસ જા જરા પેલા વાર ના ના દબાઈ દઈશ પાછો ચાલ हाँ હવે हाँ। इतना पक्का है शास्त्र पढ़ पढ़ के पंडित हो गया है पंडित है कि पंडित होना है ज्ञानी है ज्ञानी बस ये आपका प्रश्न है वही बात है वो अरविंद मेहता पूछता है कि भैया हिंदी है तो हिंदी में मुझे बोलना पड़ेगा कि हाँ गुजराती चले बहुत सारू तो बे प्रश्न करे अपन ने कि सुख का बीज कहाँ है तो आपको मालूम नहीं सुख का बीज कहाँ है वो बीज खुद के बोलता है ये बीज तो अभी पौधा हो गया बड़ा बड़ा पौधा हो गया है नहीं समझा आत्मज्ञान और आत्मज्ञान से पाया हुआ बोध वो बीज सुख का बीज बोला जाता है क्या आत्मज्ञान अनुभव और उसके कारण हमें निरंतर अपने ही मन वचन काय के पुद्गल के साथ हमें बोध प्राप्त होता रहता है हमेशा प्रज्ञा से नहीं समझे हमेशा प्राप्त होता जाता है वो सुख है बीज तो क्या अभी तो पौधा हो गया अभी तो बहुत बड़े कई लोग हो गए सब પણ એનું બીજમાં તો આત્મા જ હોય ને हाँ એ જે સુખનું બીજ તો આત્મામાં જ પડેલું હોય ને ना ना આત્મામાં ના હોય सुख अनंत सुख आत्मा का एकमेव गुण अनंत सुख इसके लिए सारा विश्व का और मनुष्य मात्र का ये सारी खोज है अंध आंखों से खुली अंध आंखों से ये खोज कर रहे हैं सारा विश्व खुली आंखें अंध होती है कभी खुली आंखों आंधरी હોય છે मोतियों आवे तो मोतियों पर ये तो आप लोग है ना सब ये तो आप लोग है ना अभी <laughs> वो तो सर <laughs> हाँ ये क्या कारण क्या है कि जो सुख कहाँ जहाँ नहीं है वहाँ कल्पना की गई और ये कल्पना के कारण ये कल्पना के कारण ये कल्पना की गई वो की गई महीना वो क्रिया आ गई आई कि नहीं वो क्रिया कौन सी है आत्मा की क्रिया नहीं है वो आत्मा की क्रिया नहीं है लेकिन आत्मा का विकल्प है क्या बताया આત્મા કા વિકલ્પ हाँ ये आत्मा में विकल्प हुए नहीं और अंदर सुख है फिर भी सुख ढूंढता रहता है क्योंकि अंदर है बा, तो बाहर कल्पना करके सुख ढूंढता है तो कल्पना करके ढूंढता है तो उसका परिणाम क्या आता है वो टिकाऊ नहीं होता है આત્મા સુખનું તો નિર્વિકલ્પ દશા છે ને हाँ આત્મા સુખનું તો વિકલ્પ હોઈ ના શકે ને परंतु ये निर्विकल्प दशा प्राप्त करे तो विपल विकल्प से मुक्त होवे तो એટલે જે અનંત સુખ કેવલ જ્ઞાનનું विकल्प સુખ से मुक्त होवे तो और विकल्प से मुक्त हुआ बिना संकल्प से मुक्त हुआ वैसा होता ही नहीं कभी जो विकल्प से मुक्त हुआ संकल्प के साथ होता है विकल्प महीना मैं जो मैं नहीं हूँ वो और संकल्प महीना मेरा जो मेरा नहीं वो मेरा नहीं समझ में आया ये ऐसे चलते हैं सब लोग सारा जैन समाज में क्या है જૈન સમાજમાં ભાવ કર્મ એ આખું કરતા ભાવથી આપતા આત્મા પ્રાપ્ત કરવાનો માર્ગ છે એમાં આ ભાવ કર્મ મુખ્ય છે શું કહ્યું ભાવ કર્મ એટલે આમાં ભાવને બહુ પ્રધાનતા આપી બધી જ રીતે આ શરીર જોડે છે દ્રવ્ય શરીર મન વચન અને કાયાનું દ્રવ્ય એટલે ફિઝિકલ મટીરિયલ એમાં ભાવ શબ્દ ભાવ એટલે એક્ઝિસ્ટેન્શિયલ સ્ટેટ અસ્તિત્વપણા હાજરીપણા હાજર ભાવ લેકિન હવે એ શાસ્ત્રમાં આવો શબ્દો નથી આવતા બધા આ તો આપણને અક્રમ વિજ્ઞાનને આપણો અનુભવ છે સ્વાદ છે એટલે આપણે બધું સમજી શક્યા ખ્યાલ શાસ્ત્રની ભાષા તો ઉકેલવી સહેલી નથી જેમને ગમ પડે હોય ને ગમ પડી ગઈ છે એ વાંચે તો એમાંથી બધું સરું નીકળતું જાય લખાતા લખાઈ ગયા શાસ્ત્ર એટલે કે આ પેલા માહિર ભગવાન પછીના નહીં એની વાત નથી કરતા અમે ગ- ગૌતર અ, ગણધર્વોની વાત નથી કરતા પછીના વલ્લભીપુર પછીના हाँ अभी समझ में आया तो अनंत सुख आत्मा का एकमेव अल्टीमेट फाइनल गुण जो खुला हो जाता है वो अनंत सुख है और बिना शुरुआत वो खुला नहीं होगा आपको क्या लगता है પણ સુખનું बिना शुरुआत परिणाम आता है નહીં આતા तो सुख का स्वाद अनंत सुख का स्वाद जो सिद्ध भगवंतो क्या है खुला हो गया है ये ब्रह्मांड में केवल ज्ञान है तभी ये खुलता है और केवल જ્ઞાન છેવટનું આખિર માણસનું શરીર હોય મનુષ્યનું એમાં જ ખુલે છે છેલ્લામાં છેલ્લું અલ્ટિમેટ બોડી ફાઇનલ બોડી અને એ ક્યારે કે બીજી એ બોડી ફોર્મેશનની બિગિનિંગ થાય તો નહીં તો બોડી ફોર્મેશન કેવી રીતે થાય અને આજે બિગિનિંગ થયું તો આજે ફોર્મેશન પ્રોસેસમાં છે તારામાંય થાય છે હે આનો આનંદ છે ને તને નથી આનંદ છે હા સમજ્યો ને એટલે બીજ આ સુખ સુખ અનંત સુખ સિદ્ધ ભગવંતોના અનંત સુખનો એક અષ્ટમાંશ વન એટ ભાગ તમને અનુભવમાં આવ્યો સ્વાદમાં આવ્યો અને અનુભવ ધીમે ધીમે ખુલ્લો થતો જતો જાય છે આજ્ઞાધર્મથી શું કહ્યું આજ્ઞાધર્મ હમ કે આજ્ઞાધર્મથી હું અરવિંદ એમના અરવિંદ મન આખું અંતઃકરણ બુદ્ધિ શું કે અહંકાર શું શરીરનું અરવિંદનું હા અરવિંદનો અહંકાર એ બધું છે તો એનાથી જે કંઈ ક્રિયાઓ બને છે આ પાંચ ઇન્દ્રિયો મારફતે એ ક્રિયાઓ વ્યવહારથી અરવિંદના ખાતાની છે શું કહ્યું વ્યવહારથી નિશ્ચયથી નહીં નિશ્ચિત એ શુદ્ધાત્માના ખાતાની શું કહ્યું એટલે અરવિંદ આ દ્રવ્ય ક્રિયાઓથી જે એને કરેલું કરેલું લાગે છે વ્યવહારથી કરે છે અને એનું જમા ક્યાં થાય છે શુદ્ધ પેલા શુદ્ધાત્માના ખાતામાં પણ કેવી રીતે તો કે આ ક્રિયાઓનો કરતા હું આવો નથી રહ્યો આ તો જે વ્યવસ્થિત શક્તિ છે એની પ્રેરણાથી અને એમાં મારું મન પ્રેરિત થાય છે એનાથી આ બધું ચાલ્યા કરે છે નહીં સમજાયું સમજી ગયું બોલ એટલે કેવલ જ્ઞાનનું સુખ શુદ્ધ આત્મામાં જ પડી રહ્યું છે ને તો પછી બહાર તો ક્રિયામાં નથી ને એવું છે કારણ સિવાય કાર્ય હોય બોલ બોલ નહીં ના હોય સીધી વાત છે બે ગઈ સર હા એને શરૂઆત ચાલે જ છે પ્રોસેસ ચાલુ જ છે બધો હા અને બીજો પ્રશ્ન તારો છે આત્મામાં કર્મ કરનારની શક્તિ છે કે નહીં આત્મામાં પૂતગલ કર્મ કરવાની શક્તિ નથી પૂતગલ કર્મ એટલે શું કે હું કરું છું એ કરતાં પણ એ પૂતગલ કર્મ કહ્યું અને અરવિંદ હું અરવિંદ કરું છું એ કર્મ ફળ કહેવાય શું કહ્યું કર્મ ફળ એટલે પૂતગલ કર્મ એ કર પૂતગલ કર્મની ચેતના છે પણ ચેતના કેવી રીતે તો કે ચેતનની હાજરીમાં ચેતન આત્માને ચેતન અસલ શબ્દ ચેતન છે આત્મા તો એક સંજ્ઞા શબ્દ સંજ્ઞા સમજાયું ને કે આ શરીરથી જુદું એવું સમજવા માટે પણ ચેતન એટલે કર્મમાં એ કર્મ ચેતના છે એ મૂળ ચેતન નથી ચેતનની હાજરી છે ચેતનની હાજરી ના હોય કશું અને હું અરવિંદ કરું છું એ કર્મ ફળ ચેતના છે શું કહ્યું કર્મ ફળ ચેતના છે અને હું અરવિંદ કરું છું એ ફળ ચેતના છે એ ઉદય પરિણામોથી શુભ અને અશુભ બંને રીતે થયા કરે છે સમજાવ્યું ને એટલે પુણ્યના પાપ આપણે કહીએ જ છીએ ને ચાલ્યા જ કરે છે આજે નવું નથી એ ખાલી થાય છે એક બરફની લાદી હોય ને ઓગળતી જાય તેમ ઓગળતું જાય છે પરંતુ આપણી ફરજ શું છે આજ્ઞાધર્મની કે એને ઓગળવા દેવું શું કહ્યું એને એને વધારે ઓગળવાના પ્રોસેસમાં ધીરો ના પડવા દેવો શું કહ્યું એટલે તપ હોય તો જલ્દી ઓગળી જાય જલ્દી ગરમી જલ્દી ઓગારે અને જેમ એ ફ્રીઝ કરવાનું ઠંડુ કરો ને વધારે ઠંડુ કરો ને તો ઉડતું બચે કરે આપણને આપણને હેરાન કરે સમજે પણ બધા ઠંડુ બહુ ગમે છે આજે તો આઈસ્ક્રીમ જો કે ચોસલા આઈસ્ક્રીમ જોઈએ મને તો કે છે આંતરિક તપ બરોબર સાહેબ તપ કો અંતરને જ તપ કહેવાય અરવિંદ અંતરને જ તપ ભગવાનની ભાષામાં અને આ પાઠમાં સુધર્મા સ્વામીની પાઠ ઉપર પણ છે ને તપ એનો મતલબ આ જ છે એ મતલબ શું છે કે કશાયો મંદ પડે એના માટેની આ બધી પાઠની ક્રિયાઓ છે સમજાયું ને એ દ્રવ્ય ક્રિયાઓ છે અને દ્રવ્ય ક્રિયાઓથી એ પોતાનો ભાવ એટલે પોતાનો મૂળ ભાવ છે એને પ્રાપ્ત કરવા માટેના પુરુષાર્થ છે આ બધા એ દ્રવ્ય પુરુષાર્થ છે સમજાયું ને અને જ્ઞાન પ્રાપ્તિ પછી તમને જે છે ને એ ભાવ પુરુષાર્થ છે આખો બરાબર સ્વભાવ ભાવ એટલે સ્વભાવ પુરુષાર્થ એટલે ભાવને દ્રવ્યમાં આટલી જ ગડબડ થાય છે સ્વને પર નથી એની ગડબડો થઈ જાય છે બધી શાસ્ત્રમાં તો અમુક અમુક નિશ્ચય શાસ્ત્ર મૂકેલું હોય તે પણ એના એક્ઝેક્ટ શેપમાં નથી એ એક્ઝેક્ટ શેપમાં નથી એટલે કોઈને ખ્યાલ નહીં આવે એટલે ભાઈ સમજાયું આપને હમ પણ લાખ સમાચાર વાંચો ને અમારી હાજરીમાં વાંચો બધું જ નીકળી ફટાફટ થઈ જાય તમને તમારે સમયસર લાવો પંચાસ્તિકા લાવો નિયમસર લાવો સમજાય <laughs> તમે બોલશો નહીં દસ દિન હૈ હમ <laughs> જેને વખત મળે જ્યારે ટાઈમ હોય તો આવે ઠંડી હવા મળશે ત્યાં <laughs> આત્માની કર્મની શક્તિ એ છે આત્માની કર્મની શક્તિ નથી પણ ક્રિયાશક્તિ છે શું કહ્યું ક્રિયાશક્તિ એ ક્રિયાશક્તિ પૂતગલ ક્રિયાશક્તિ નથી આત્મ ક્રિયાશક્તિ છે એટલે સ્વભાવ ક્રિયા સ્વભાવ ક્રિયા સ્વભાવ હું શુદ્ધાત્મા છું એ ભાવ સ્વભાવ એ ક્રિયા શુદ્ધાત્માનો સ્વભાવ છે અને ક્રિયા શું તો કે હું જોનારો છું જાણનારો છું તો જાણવાની જોવાની ક્રિયા થઈ એ ક્રિયા ક્યાં સુધી હોય કે અરવિંદને જ્યાં સુધી પૂરેપૂરો એનું પરમાણુ પરમાણુ ઓળખી ના લઉં ત્યાં સુધી આજે પરમાણુ ભાષા જ એવી નથી આપણી પણ એનો કણે કણ ઓળખી લઉં એટલું કહેવું પડે આપણે કણમાં તો એટલા અનંત પરમાણુઓ થાય ત્યાં કણ થાય છે કંઈક સમજાયું ને આજની ફિઝિકલ ભાષામાં હું કહું છું આ તો સમજાયું પોતાના આત્માનું ચૈતન્ય દેખે ને બહારનું ના દેખે આત્માનું પોતાના કોણ પોતાના ચૈતન્ય પોતાનો કયા પોતાનો કોના માટે વાપરું છું મારા માટે આત્મા આત્મા માટે કોનો આત્મા શું આત્મા આપણો મારો આત્મા આપણો એટલે કોનો અરવિંદ શબ્દ બોલ ને પણ આપણો આપણો કંચાળ અરવિંદ જાણતો ના આવી કઈ જાતનો વાત કરું તું તારે આવી તો અરવિંદની જ ભાષા બોલવાની જો તું તો જાણે બધાની ભાષા બોલવા જોઉં છું કોને તને સત્તા આપીએ બોલવાની <laughs> જેની જે બોલે તો એક જ કહીએ છીએ એટલે કોણ કોણ કહે છે કહીએ છીએ એટલે અરવિંદ કહે છે અરવિંદ કહે છે એવું બોલવાનું તાર કહીએ છીએ પાછું બોલે છે ખરો માણસ છું અત્યારે આ જૈનો ને આ મુશ્કેલી પડી ગઈ છે મને પોતાને બાદ જ રાખે એવું નહીં કરવાનું ચાલ બસ થઈ ગયું એનું ભાઈ લો આ તારી એ વૈશાલી તને શું છે આમાં વિચાર એટલે શું જાણવું છે તે બોલ વિચાર એટલે વૈશાલી બોલ કઈ ગઈ આ તું ચોકર જો છ ફૂટ ફૂટવાળી પેલી ઊભી થઈ વિચાર એટલે તું વૈશાલી તે કયા માધ્યમથી આવે છે વૈશાલીના માધ્યમથી આવે છે તેને કોઈ ચલાવવા જતું નથી ના વૈશાલી ચલાવનાર છે પછી કોને જવાની જરૂર પડે વૈશાલી ચલાવનાર કોઈને જવાની જરૂર પડે તારે જરૂર લાગે છે કોઈની હા પણ બંધ કરવા જતું નથી બંધ કરવા જતું નથી કોઈ તે પણ તારે જ એને બંધ કરી કરવાની તારે એવી રીતે રહેવાનું જીવવાનું આજ્ઞાધર્મથી કે હું શુદ્ધાત્મા છું અને વૈશાલીને વિચાર આવે છે તે હું નથી કરતી પણ આ વ્યવસ્થિત શક્તિની પ્રેરણાથી મનની પ્રેરણાથી થાય છે સમજાયું હા મનનું મનની પ્રેરણા મન પ્રેરણા વ્યવસ્થિત શક્તિમાંથી એને પ્રાપ્ત થાય છે તારી જોડે એ વ્યવસ્થિત શક્તિમાંથી વૈશાલીનો આખો કેબલ તારો જુદો જ છે એમાં કોઈનું લાગ ભાગ નથી જોજે એ કેબલથી ચાલી રહીશું તું દરેકને પોતાના કેબલો છે કોઈ હેક ના કરી શકે અને પેસી ના શકે કોઈ કોઈનામાં કશું નહીં કરી શકે સમજાયું ને એમાંથી તો કેબલો ના બધું નીકળ્યું <laughs> ખરેખર પછી મનમાંથી પછી એ કેબલો વેચાઈ જાય છે બધા સમજાયું ને પણ એ કેબલ મુખ્ય છે એના ત્રણ મોટા કેબલો વેચાય છે અને ચોથો કેબલ છે કેબલ નથી પણ એ આખું આજનું વિજ્ઞાનનો જમાનો છે એના જેવું છે ઇન્ટરનેટ જેવું છે એ એ ચિત છે વૈશાલીનું પણ ત્રણ બીજા કેબલો મેઇન છે તે બુદ્ધિ શું કહ્યું અહંકાર આ બે મોટા છે અને પેલું ચિત્તનું એક કેબલ છે અશુદ્ધ ચિત્ત કે છે એટલે કે ખાલી થતું ચિત્ત અરવિંદ વૈશાલીનું ચિત્ત સમજાયું ને આગળ ભરાઈ પડ્યું હતું એ થઈ ગયું એ એનું કેબલ છે આખો પણ એ કેબલ એવો છે આવા જેવો નથી એ ઓપ્ટિકલ એનાથી ઝીણો બહુ ઝીણો છે તો ખરેખર સાહેબ એ તો માણસો એવો તો કેબલ બનાવી જ ના શકે કોઈ <laughs> એની પાછળ તો આ લોકો પણ થિયર સભ્યનો ફિલોસોફરો થિંકરો શાસ્ત્રજ્ઞાનીઓ પંડિતો ખૂબ પડ્યા છે એની પાછળ અને આપણા ચિત્ત ઉપર લખનારા કેવા મોટા આચાર્ય પેલા સમર્થ આચાર્ય છે એનું ચિત્તનું શાસ્ત્ર છે મોટું પણ છતાં પહોંચી ના વર્યા એને નિરોધ એટલે કેમ કરીને એને પ્લગ કરવું ત્યાં સુધી પહોંચ્યા પાતાંજલિ આચાર્ય પાતાંજલિ મહર્ષિ એ જબરજસ્ત અને એમાંથી તો બધી સિદ્ધિઓ સિદ્ધિઓ થાય ને તો તો ઉડે ઉડતા પછી એ તો પગ નીચે રહે રહીને ઉપર ઉડવા જાય હમ તું જો હલાઈશ નહીં એને ત્યાં ત્યારે પાછળ થોડીક પાછળ ને થોડીક બસ બસ બસ બોલ દાદાજી આ વિચારો શબ્દના માધ્યમથી આવે છે તો એ શબ્દો ક્યાંથી આપણી અંદર ક્યાંથી સ્ફૂરે છે શબ્દો તે ઊભા કરેલા આવે છે તારીમાંથી શું કહ્યું શબ્દો તે ઊભા કરેલા ને આગળ તે હવે એને શબ્દ રૂપિયા આવે છે વણી ગયેલા હતા ફટફટફટ રેકોર્ડ કરે ને બને એવું થયું એ આવે છે એટલે અહીંયા આગળ એની મશીનરી છે બધી પીન બીન બાજુ બધું આ જ છે બધું અંદર તને ખબર નથી ડૉક્ટરો નથી કહેતા પપ્પા મમ્મી સ્વરૂપે તારામાંથી તું આ બધું નીકળે છે સમજાયું ઓપિનિયન ને પપ્પા કહેવાય અભિપ્રાય અને મન એટલે સ્પંદન થાય એને મધર કહેવાય પણ એ સ્પંદન બધું થઈ ના આવે પછી આ જન્મે એટલે એને નીકળવા માટે રસ્તો તો જોઈએ કે નહીં રેકોર્ડ બની તો પછી રેકોર્ડ ને વાગી જવાનો રસ્તો જોઈશે ને તો વાગે છે કે નહીં તારી રેકોર્ડ બોલ ને અંદર વાગ્યા જ કરે હરખી વાગે એવું જોજે જા પદો બોલજે ગાજે બરોબર ની જતરી ભાઈ જા જા બહુ ડાઈ છે બહુ સમજા કરે છે ઓ પાછું તારો તો તો પાછી રાને હલાવીશ નહીં કેમેરાને હે બીજો શું છે છતાંય નિરંતર આવું સાથી તો કે આપણે નિરંતર ભરી લાયેલા એટલે હવે એનું અંતર એટલે મર્યાદા આવી જવાની છે એ ચાલે છે સમજાયું ને પણ એને રોકવાની નહીં આપણે આજ્ઞાધર્મથી રહીશું તો નહીં રોકાય નહીં સમજાયું હં આપણે ને આપણે આપણા માર્ગને નહીં નોંધીએ અને નિસ્વાર્થ કેવી રીતે બની શકાય કે હું વૈશાલી છું હવે મારી આ બધી જીજી જીજી વિશાન આવું બધું કહે છે ને મેં એ બધું મારે વૈશાલીના ખાતાનું છે મારા ખાતાનું ન હોય મારું ખાતું તો શુદ્ધ આત્માનું ના સમજાય વૈશાલી ખાતાનું હું પછી મારે ક્યાં ભેરસેર કરું એની ત્યાં ભાંજકર થઈ વૈશાલી સમજાય ને એને ખાલી થઈ જવાનું છે સમજે કે નહીં બોલ સમજાય છે પણ દાદાજી આ દુનિયામાં જે આપણે જોઈએ છે ને તો કોઈને કોઈ સ્વાર્થ હોય જ છે કોઈનો બી સ્થૂળમાં ચાલ ઉભી ઉભી ઉભી કઈ આ દુનિયા એટલે કઈ દુનિયાની વાત કરું છું આપણે આ સંસારમાં રહીએ છે ને આ સંસારમાં રહીએ છે ને સામા સંસાર કોના સંસારમાં આ જગત આ લોકો આ દુનિયા સંસાર પણ એક એ કોનો તારો કે પૈસારીનો તો પછી એમ બોલ ને પણ આ શું કામ બોલું છું તે આખું વિશ્વ હે આખું વિશ્વ વિશ્વ કયું વિશ્વ એ વૈશાલી ને અંદર પડેલું તે પણ ને બહારનું પણ એ પણ નહીં એ અંદર છે તે જ બહાર છે અંદર હોય નહીં બહાર હોય નહીં તો વિશ્વ જ કઈથી હોય પછી તું ગાડી છે શું સમજી ગઈ જા જા જા જા કૃષ્ણ ભગવાને બનાવ્યું હતો ને વિરાટ સ્વરૂપે પરિચય જા જા સમજી લે એને શું કરે તારી જ અંદર છે અર્જુનને બતાવ્યું હતું ને વિરાટ સ્વરૂપ એને અર્જુનને સમજવા માટે બનાવ્યું જો તારી અંદર આ જ છે તને દેખાતું નથી હું જ છું તારી અંદર એ જ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય ને તો એ આપણે કોઈ પણ ભગવાન પાસે જઈએ ને તોય સ્વાર્થ હોય એમ કે જો મારી વાત આમ કરો આમ કરો આવી બોલીશ નહીં સૂક્ષ્મ શબ્દ વાપરીશ નહીં મહેરબાની કરીને તું આ વૈશાલી છે તું કર મહેરબાની કરે હવે જવા દે બેસી જા જા પછી સમજાવીશ હમ પછી સમજાવીશું આપણા ધીરુભાઈ ગાંઠાણી સાહેબ પૂછે છે હમ નમો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ એમને આ વિતરા આપણે આ નીચેના સૂત્રો હેડિંગ છે પરિગ્રહ ન નડે સ્વરમણતામાં પણ ના થાય છેલ્લી દશા એવું હેડિંગ છે એ સાનું હેડિંગ છે આ પરિગ્રહ ન નડે સ્વરમણતામાં પણ ના થાય છેલ્લી દશા એટલે તમે એમાંથી લીધું દાદા ભગવાનમાંથી સમજ્યા હવે એ સમજવા માંગો છો એ સમજવા માંગો છો ચાલો લઈએ આપણે એમાં તમે સબ્જેક્ટમાં પરિગ્રહ ન પરિગ્રહ લખ્યું છે અરવિંદ જેવી ભાષા બોલો છો બધી તમે શાસ્ત્રોની ચાલો જવા દઈએ આપણે એટલે દાદા કે છે એનો મતલબ સમજવો છે એટલે કે સ્વરમણતામાં પરિગ્રહ નડે નહીં એ વાત તો સમજાવી છે કે નહીં તમને બોલો સ્વરમણતા કોને કહેવાય આત્મરમણતા પોતાની મારા બોલ્યા ખરા તમે આવું બોલવાનું મારા શુદ્ધાત્માની એટલે કે મારા એટલે કોણ હું કે હું મારા મારા કે કોના મારા હું હું શુદ્ધાત્મા યસ એટલે મારી રમણતા થઈ ને પછી આ વાત પકડવી છે ને એનો ભેદ બધો આ તો ભેદ વિજ્ઞાન છે આખું આપ સમજ્યા ને અને આપના જેવા દાદાને સમજાવશે ઉડતા હમ એટલે પરિગ્રહ ન દળે સ્વરમણતામાં એ તો સમજાય એ વાત છે આપણને પણ ના થાય છેલ્લી દશા પણ આજે છેલ્લી દશા એટલે ચરમ દશાનો અપરિગ્રહ દશા એ પ્રાપ્ત ના થાય આપણને ચરમ દશાની શું કહ્યું ચરમદશાની ચરમદશા કોને કહેવાય કે ચરમ શરીરની જ હોય ચરમ એટલે ફાઇનલ બોડી કે જેમાં કેવું જ્ઞાન ખુલ્લું થાય સમજાયું હા તૈયાર થઈ રહ્યું છે આપણી અંદર એ તૈયાર થઈ રહ્યું છે એ હરખું થાય હેલ્ધી શું બધાની ઈચ્છા હોય કે આ બચ્ચું હેલ્ધી જન્મે બહુ સારું એવું હોય હોય કે ના હોય તો આપણને જન્મી તો ચૂકીને બધું છે મોટું થાય છે અને છે એને સાચવી જાણીએ એની એની હેલ્થ સાચવી જાણીએ આપણે કોની હેલ્થ શુદ્ધ આત્મા ભગવાનની ખરું કે નહીં એ પ્રજ્ઞા મારફતે પ્રજ્ઞા સચવાવડાવે છે આપણને ધીરુભાઈને સચવાવડાવે છે એટલે ધીરુભાઈ કોઈ પણ રીતે એ પ્રજ્ઞાદેવી આપણને શુદ્ધાત્માની હેલ્થ પ્રાપ્ત થઈ છે અને એ પ્રજ્ઞા સ્વરૂપે છે એની હેલ્થ બરાબર જારી રહે એ પ્રજ્ઞા જ પાછી કરે છે પોતે જ પોતાનું કામ કરે ને બરોબર સાહેબ દ્રવ્ય દ્રવ્યનું કામ કરે છે આ હાથમાં કહ્યું છે શુદ્ધ આત્માના દ્રવ્યને શું કહ્યું અરવિંદ શુદ્ધાત્માના દ્રવ્યનું કામ કરે પરદ્રવ્ય પણ પરદ્રવ્યનું જ કામ કરે છે એને સ્વાને લેવાને કંઈ જ દેવા નથી પર એટલે પૂતગલ દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્ય પૂતગલ દ્રવ્યનું જ કામ કરે છે અને સ્વદ્રવ્ય શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધાત્મ દ્રવ્યનું જ કામ કરે છે પણ કામ કરવા માટે બહાર નીકળવું નથી પડતું એને એની વચમાં એજન્સી જોઈએ શું કહ્યું એજન્સી હા બેની વચ્ચે એટલે આ છેલ્લી દશા એ કહ્યું ને એની ના થાય છેલ્લી દશા ના થઈ શકે આ કાળમાં કારણ કે આ પાંચમો વારો કળિયુગ છે એટલા માટે સમજાયું ને એ વસ્તુ છે એટલે એમાં એ બધી વિચારવાનું ક્યાં રહ્યું તમારે આપણે આપણે ચાલતા રહેવાનું થાક ના લાગવો છે આપણને કે લાગે છે બસ ત્યાર પછી આ બીજું શું થયું તમને જો રસ્તા પર ચાલીએ છીએ માઇલો ને માઇલો એને થકતો નથી આપણે શું કામ થાકીએ એટલે આવું કવિરાજ કે છે કવિરાજ કે છે આવું હા એજન્સી પ્રજ્ઞા એક જે પાંચ આજ્ઞા નહીં પ્રજ્ઞા પ્રજ્ઞા પાંચ આજ્ઞા એ પુરુષાર્થ છે એ પ્રજ્ઞાને પ્રજ્ઞા જ કુરુ પુરુષાર્થ કરાવનારી શક્તિ છે એ શુદ્ધાત્માની શક્તિ છે એ પહેલી ખુલ્લી થાય છે આખી એ શક્તિ અનંત શક્તિઓમાંની જે પ્રમુખ જ્ઞાયક શક્તિ કહી શું કહ્યું જ્ઞાયક એ જ્ઞાયક જ્ઞાયકતા એ કરીને આ અરવિંદ જોડે આપણને જીવાડે છે જ્ઞાયક શક્તિ નહીં સમજાયું જ્ઞાયક શક્તિ જ્ઞાયકતા એ કરીને આપણા પોતાના મન વચન કયા જોડે આપણને જીવાડે છે સમજાયું કે નહીં હવે એ તો પોતે એને જીવ જીવાડવા જેવું જીવવા જેવું છે જ નહીં પણ એનું ખરું છે ને એનો શ્વાસોચ્છ્વાસ એ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાનો શ્વાસોચ્છ્વાસ છે જેવી રીતે પછી આ શરીરનો શ્વાસોચ્છ્વાસ આવો છે ને દમણ પેલું આમ આમ કરે છે એના જેવું છે ખ્યાલ નહીં આવે ખ્યાલ આવ્યો કે નહીં જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ આપણું નિશ્ચય બળ પ્રાણ છે એ આત્માનું પણ શુદ્ધાત્મા દ્રષ્ટિએ આત્માને આવું નથી હોતું આત્મા વિશાળા કહેવાય પણ શરીર છે તો શરીરની અપેક્ષાએ આ બધી વાતો કરીએ છીએ આપણે ત્યાં સિવાય એકય વાત ના થાય આત્માની ધીરુભાઈ સમજ્યા બરોબર તો અમને લગત પાછળના બધાનો જવાબ આવી જશે તમારો લઈ લઉં ચાલો ઘણી વસ્તુ સરસ નીકળશે સારું સબ્જેક્ટ પરિગ્રહનો પરિગ્રહનો નીકળ્યું તો આપણે ખ્યાલ આવી ગયો ને બધો પછી તમે પ્રશ્નો કરો છો આપ કહો છો કે આપ જ્ઞાન દ્વારા પરિગ્રહોની વચ્ચે પણ અપરિગ્રહી બને છે તો શું એ શક્ય છે એ બધા પરિગ્રહો વચ્ચે છેલ્લી સ્થિતિ પ્રાપ્ત થાય હા એટલે આ તમને એવો ખ્યાલ નથી કે આ ધીરુભાઈ છે તે હવે હું ધીરુભાઈ નથી આ ધીરુભાઈ છે તે મારો જ જન્મ આપેલો આ ધીરુભાઈ આગળ કારણમાં જન્મ પામી ગયેલો હું તે કાર્ય સ્વરૂપે આવ્યો ધીરુભાઈ સ્વરૂપે સમજાયું અને એમાં આ આજ્ઞા ધર્મથી આ ધીરુભાઈ મારો પડોશી છે એની જોડે પડોશી ધર્મ બજાવીએ કે ના બજાવીએ આપણે એટલે પડોશીની દેખભાળ રાખીએ કે ના રાખીએ અને દેખભાળ કોણ રાખે મન રાખે બુદ્ધિ રાખે કે અહંકાર રાખે હું પોતે હું પોતે કોણ હું શુદ્ધ આત્મા પણ શુદ્ધાત્મા થયા નથી એટલે આ પ્રજ્ઞા સ્વરૂપે એટલે હું કયો એવો એ હું એટલે હું એ વચ્ચેનો હું પાછો બહાર ભટકતો તો એ ઠેકાણે પડ્યો એટલે સન્મુખ થયો ભગવાનની શુદ્ધાત્માની મોડું આમ હતું આમ થઈ ગયું હવે હજી રહ્યા કરે છે અંદર એટલે આજ્ઞા ધર્મથી મન બુદ્ધિ અહંકાર અને શરીરનું ચિત્ત આમ તેમ થાય પણ આપણે ઓ સાહેબ તમે આવ્યા છે દિલીપભાઈ ક્યારે આવ્યા એટલે આપણે ગમે તે હઈએ આપણે વિધિ બોલીએ આપણો ઉપયોગ હોય પણ બોલીએ ત્યારે આપણે આમ થાય છે ચીજ બહાર જાય છે એવું કે પણ એ અશુદ્ધ ચીજ છે ખાલી થવાનું પ્રોસેસ ચાલુ છે હજુ એ છોડશે નહીં તમને એટલે શુદ્ધ ઉપયોગ સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે ફાઇલ કલંકુ દૂર નિવારી શું કહ્યું ફાઇલ કલંકુ દૂર નિવારી જીવ જીવ જીવ એટલે કયો અંતરાત્મ દશા જોજો પાછા ગરબડ ના કરતા વરે શિવ ના હરી રે એ છેલ્લી પરિગ્રહ દશા પૂરી અપરિગ્રહ દશા થઈ જાય તમારી એ છેલ્લી દશા એક કહો એક ભાવ બે ભાવ એ ઉત્કૃષ્ટ એક જ ભાવ મહાવીર ક્ષેત્ર જાઓ થઈ ગયું નહીં તો બે ભાવ કે કોઈને તન ભાવ થાય એકાદો વધારે થાય તો ખરું નહીં સાહેબ હવે આટલું મળ્યું પછી હવે એને ગણવાની ક્યારે એક બે ત્રણ ફલાણું ગણિત જ નીકળી ગયું આખું હા ત્યારે મહાવીર ભગવાનથી આખું ગણિત ખુલ્લું થયું પૂતગલનું તારે ને એમ એમ ક્યાંથી નીકળે અને અંતે બધું ખુલ્લું હતું એટલે ગૌતમ સ્વામી પ્રશ્નો કરે અને ગણિત ગણિત નીકળ્યા કરે સમજાયું ને તે મોટાભાગનું ગણિત એ દ્રવ્ય સંબંધીનું જ નીકળ્યું છે આખું બધી બાબતનું ઝીણામાં ઝીણું ગણિત સમજાયું એક જીવથી એક ઇન્દ્રિય જીવથી માંડીને બધું અને કે કશું બાકી નથી રાખ્યું બધા દેવો બધા પૂછી લીધા બધા નરકો પૂછ્યા કોઈ બાકી નહીં રાખ્યું તો છેવટે આવ્યો હું ઉપર તું તારે પકડાય છે ધીમે ધીમે સમજમાં સમજાયું કેટલા માટે શાસ્ત્રો રચાય છે એના તો વાંચવા જાવ તો મગજની કડી થઈ જાય સાહેબ <laughs> કડી થઈ જાય આ પાંચ પાંચ વાક્યોમાં એ બધા શાસ્ત્રો મૂકી દીધા એટલે પેલું અઘરું વાંચવા જેવું કાં સહેલું ધંધો કરવો હા આલ્યો છે તો દાદા કે છે કેટલું આનાથી શેર કરું છતાંય પૂછ્યું કે તમને ના પોસાતી હોય મને કહો એકાક કાઢી નાખું તમને મહેતા સાહેબ કહ્યું હતું કે નહીં હે તને કેટલી પોસાય છે મને કે ચાલ એક એક બબ્બે પૂછાય પૂછ્યા પૂછતા હતા ખરું કે નહીં એ પૂછવું તો પડે ને એની ખાતરી કરી લેવી પડે ને આને મળી છે પહોંચી છે કે નહીં સાહેબ નહીં એટલે આવી રીતે વાત છે સાહેબ એટલે તમે પછી છેલ્લી સ્થિતિની પ્રાપ્તિ થાય એ તો છેલ્લી તો વિચાર જ ક્યાં કરવાનો આપણે આ તમે તે તરફ તો જઈ રહ્યા છો મુંબઈ જઈ રહ્યા છો તો કે મુંબઈનો વિચાર કર્યા કરવાનો ગાડી બેઠા નિરાતે તો એટલી વાત છે સમજાયું ને એ આપણું અવિહારી પદ છે શું કહ્યું અવિહારી પદ છે આપણું નિરાહારી પદ છે આ શરીરની બધી ક્રિયાઓમાં આ બધું આ વાત બહુ જોવાનું એટલે ઉપયોગપૂર્વક બધી શરીર ક્રિયા થાય બધી શરીરનો ઉપયોગપૂર્વક થાય જો કે ગોઠવીને પછી થાય પછી તો હું ખાઉં છું વાંધો વાંધો નહીં તમને હેરાન નહીં કરે ખરું કે નહીં સાહેબ ઉપયોગ ગોઠવી દો પહેલો તમે થાય જ નહીં ઉપયોગ ગોઠવવાનો ઉપયોગ જ્યાં ત્યાં ગોઠવો દરેક ક્રિયાઓમાં અરવિંદની બધી ક્રિયાઓમાં ઉપયોગ ગોઠવો હા ઉપયોગ ગોઠવો ને એટલે વ્યવહારમાં ઉપયોગ ગોઠવવો પડશે ને કેમ ચાલે નહીં તો વ્યવહાર કેમ નો ચાલશે ઉપયોગ ગોઠવ્યા વગર બોલો ને કુદરતમાં લઈ રહ્યો છે નિમિત્તે ચાલવાનો પણ હજુ વચમાં આપણે પડ્યા છે ને અંદર શું કરીએ આપણે આડા પડ્યા છે ને એ નાગશૈયા પર વિષ્ણુદેવ નાગશૈયા પર તે પોડવું ઉઠવું જોઈએ ને ભગવાને હે લક્ષ્મીજી બહુ ઉઠાડવડ કરે છે તમારે તો વાત જુદી છે આપને આમ આપણા પ્રમીલાબેન શાહ સાહેબ રહી રહીને એમાં થઈ ગયા છે બધી રીતે ત્યાં સત્સંગમાં બધા ચટકા ખાઈ ખાઈ અને ઈયર હતી ને તે પાંખો આવી પછી પેલી એ તે બધી ધીમે રહીને છૂટી પડી અને આમાં ફફડવા લાગી ફફડા જરા ઉઠ્યા ઉઠ્યા એટલે વધારે ફફડ્યું તો ઉઠ્યા ઉડ્યા અત્યારે તો નિરાતે મજા કરે છે ઉડે છે બિલકુલ વિસ્મૃતિ થાય એને જ કહ્યું વિસ્મૃત થવું જ જોઈએ વિસ્મૃત કર્યાથી કોઈ દિવસમાં ના થાય આપણું સમજો એ વિસ્મૃતિ છે એ આપણી દશાને આધીન છે શું કહ્યું જગતભરની વિસ્મૃતિ કેવળ એક આપની જ સ્મૃતિ સમજાયું ને એવું એવું છે એ ઉપયોગમય દશા છે બધી પછી આગળ તમે કહો છો આગળ જઈએ ભાઈ એવું છે કે અપરિગ્રહી શાના આધારે છે અપરિગ્રહી તમને કોને તમે કહો આવે મને સામે શાને આધારે છે શુદ્ધાત્મ દ્રષ્ટિએ કરીને આપણે જે જીવીએ છીએ એના એના આધારે છે વ્યવસ્થિત શક્તિ કરતા છે એના આધારે ઓહો શું કહ્યું વ્યવસ્થિત શક્તિ પણ એ પચવું જોઈએ જેટલું પચ્યું તારે તમને ઓટોમેટિક રહેશે તમારે કેમ એ પરિગ્રહ જ કરશે ને રહ્યો આ ધીરુભાઈ શું છે તમારો પરિગ્રહ છે અને છતાંય સમજાય છે કે નહીં ચોક્કસ એટલે જ ઉપયોગનો ઉપયોગ એનું એ જ આવ્યું બધું ઉપયોગને ઉપર સરવારે આપણો શુદ્ધ ઉપયોગ પર જ આવશે તમારો ઉપયોગ ઉપયોગ એટલું બધું છે એનામાં એટલી બધી શક્તિ અનંત શક્તિ છે અનંત જ્ઞાન અનંત રસન જેવી કે જે બાજુ જેમ જ્યાં કરો ત્યાં તરત જ ગોઠવી જાય છે એટલે જ્યારે શરીરની ક્રિયાઓને જે ગોઠવીને તમે પછી એમ થવા દો ક્રિયા તો પછી તમારી દશા એ છે અપરિગ્રહ દશા છે એ તો નહીં સમજાયું બરોબર આ જ આટલું જ છે અક્રમ વિજ્ઞાનના આધારે પણ વ્યવહારથી અપરિગ્રહ નથી એવું તો વ્યવહારથી તો ના જ હોય ને વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે વ્યવહારના સ્વભાવથી હોય એમાં અપરિગ્રહ કરી ક્યાં આવ્યું અને જો વ્યવહાર વ્યવહારથી વ્યવહાર સ્વભાવ જ છે એવું તમને થઈ ગયું અંદર સ્વાદમાં બેહી ગયું તો અપરિગ્રહ થયું કે નહીં એ વ્યવહારે અપરિગ્રહ થયો નહીં તે વ્યવહારને અપરિગ્રહ કરવાનો છે આપણે આપણે તો સ્વભાવથી છીએ સાહેબ સાહેબ એવું નહીં બિલકુલ સ્વભાવ જ છે આપણો એને અડે નહીં સ્પર્શે નહીં કશું ના થાય આ બધે આકાશ મોટા મનવચનકાર દરિયામાં રહીએ તોય સમજાય છે એટલે અપરિગ્રહી દશા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી છેલ્લી વસ્તુ હાથમાં ના આવે એ કોના માટે કહો છો આ તમે ના પણ તમારે એ બધું બોલવાની જરૂર શું છે ધીરુ આ તારી અપરિગ્રહ દશા ના હોય એટલે ધીરુ તું વ્યવહારનો ત્યાં સુધી હું હું શુદ્ધાત્મા છું એ અપરિગ્રહ દશા મને એનો હવા જ ના આવે આત્મા ના આવે એટલે હવા જ ના આવે શું કહ્યું ના આવે બોલો ને એનો સ્વાદ ના આવે જ્યાં સુધી સ્વાદ નહીં હવાદ હવાદ બસ શબ્દ બગાડ બગાડી ના નાખશો હે એ તો વિજ્ઞાન ગન તો બહુ મોટી વસ્તુ છે હા એ તો એ તો બરોબર છે વિજ્ઞાન સ્વરૂપ છે તો બહુ મોટી વસ્તુ છે બહુ સરસ છે સારામાં સારી સરવારે જ થયા કરે છે આપણું વિજ્ઞાન એટલે ધીરુભાઈનું કણે કણ આજે જેમ છે તેમ વિશેષ જ્ઞાનથી જાણી લીધું સામાન્ય જ્ઞાનથી એટલે દર્શન જ્ઞાનથી એ જાણ્યું તે હવે વિશેષ જ્ઞાનથી એટલે કે મારા જ્ઞાન સ્વભાવથી જ્ઞાતા સ્વભાવથી જાણી લીધું કે આ જ્ઞેય જ છે હું જ્ઞાતા છું પતિ ગયું પછી એને જ્ઞાતા સ્વભાવ રહેવું નહીં પડે એને બરોબર છે આપને સમજાયું તેનું શું કહે છે તો જ્યાં સુધી ના થાય બરોબર આવી ગયો છેલ્લું લઈ લે દાદા ભગવાન ઉપરનો સત્સંગ ઉપરનો પ્રકાશિત તો કઈ થઈ ગયો આપણું પરિગ્રહ એ બધું થઈ ગયું તમારું થયું કે નહીં નહીં તો આબુ રોડ આવજો જાઓ મારી વાત સાંભળો ભાઈ જો અમને મનરબાની આજ્ઞા છે કે થોડુંક શરીરને હરખાઈ મળે એના માટે જઈએ છીએ અમે તો પણ એનો હવે તે જ નથી કે જેને આવવાનું મન થાય ના કહેવાય પણ એમને એમ કહેવું છે કે અમે દસ દાડા અઠવાડિયું અમને આરામ લેવા દેજો પણ અઠવાડિયામાં કોઈ બધું આવવાનું નથી ત્યાં કોણ એટલે લાંબી આવવાનું જ્યારે જેવો ટાઈમ હશે તો આવશે <laughs> એક કામ કરો આપણે પહેલા ત્રણ દિવસ રાખીએ છે ચાર દિવસ છેલ્લા <laughs> ના એક મને બાકી છેલ્લા ત્રણ રાખો જ્યારે જેટલું આવો તો આવી જાવ કે છે વાંધો નથી આ બધાને ટાઈમ મળે એ પ્રમાણે જ આવશે ને એકદમ તો નહીં જ આવે ને એટલે અમે ત્રણ તારીખે ત્યાં રાતના પહોંચી જઈશું ત્રણ તારીખના હા અને બાર કઈ બારમી તારીખ સુધી છીએ બોલો નહીં હે લો સરસ છે લો અમારા દીપકાનંદ સ્વામીજી કહે છે છેલ્લા ત્રણ શુક્ર શનિ રવિ એટલે બધી રીતે એટલે મંદરબાની વાત મંજૂર રખાય એવી છે એવું લાગે છે મંજૂર છે બધા હે કોઈને દુઃખ નહીં આપે ને તો બસ આપણને દુઃખ ના મળવું જોઈએ બહારથી ના આવવું જોઈએ આપણું પોતાનું કેમથી કાઢી નાખવાના છીએ આપણે આપણે એને નીકળવા દઈએ તો નીકળી જાય એવું પાછું એવું છે સુરેશભાઈ સાહેબ હે કૃષ્ણ ભગવાન આ જ કે ને બીજું લુસી આ જ કે છે બીજું કંઈ તો બોલો હવે બીજું શું છે થઈ ગયું થઈ ગયું તો એક સરસ પદ ચલાવવાનું કોણ કોણ ચલાવશે કનું તને ફાવે છે ભાઈ હા કોણ છે અરે તમારે દીકરી સારી સીએની ફાઇનલ કરે છે ફાઇનલમાં છે બહુ સારું બહુ જો પેલો હલાય નહીં જા બહુ આશીર્વાદ આશીર્વાદ ધીમે પાછળ જોજે હા જા આશીર્વાદ છે દાદા દાદા કરજે પાંચ મંત્ર ત્રણ વખત બોલી લેજે અને શું નામ એનું પ્રિયદર્શની એ પ્રિયદર્શની તું આજે પરીક્ષા આપજા જા નિરાતે હું તારી જોડે છું આટલું જ બોલજે જા સમજણ પડી હે ફાવશે કે નહીં એને જા જા જા તમે શીખવાડજો પાછળ જો પહેલા હમ જા હવે કોને એક પદ બોલે એવું છે દાદાજી હિનાબેન હિનાબેન આજે હોળીને દિવસે આજે એટલે કાલે એટલે આજે પૂનમ થઈ એટલે પછી એટલે સાંજે આજે છે આજે આજે આજે હોળી છે તારીખો કેમ બતાવે છે કાલ આજે પાંચ તારીખ હોળી છે દાદાજી આજે આજે પૂનમ છે એવું છે હા અને છઠ્ઠીએ છે નહીં કાલે ધૂળેટી ના કેલેન્ડરમાં છ સાત આઠ ત્રણ રજાઓ બતાવી છે કંઈક એ ખબર નહીં આવે તો કેલેન્ડરમાં એટલે એટલે બધું એ તો અમેરિકા જેવું કરી નાખ્યું ગોઠવી દીધું બિગ લોંગ વીકેન્ડ કરી નાખ્યો <laughs> બસ મેં લોંગ વીકેન્ડ કર્યો નહીં <laughs> હવે એ શીખી ગયા બધા જોડી દેવા સારું આજે હોળીનો હોળી એટલે ખાસ કરીને વિતરાગ માર્ગમાં આ ખરી રીતે વેદાંતનો અને એ એમાં હિન્દુ ધર્મનો ઉત્સવ છે બહુ મોટો અને એમાં આપણી જે નકારાત્મકતાવાળો ભાગ છે શરીરનો એ નકારાત્મકનો ભાગ આપણે સ્વાહા કરીએ છીએ હોળીમાં એટલે હોરીનું બહેનો પૂજન કરવા જાય છે અને શ્રીફળ પણ છે એટલે એમને ઓમે છે આખું સમજાયું ને શ્રીફળ ઓમવું એટલે બધું ઘણા ઘણા પછી એના જુદા જુદા અર્થમાં લેવાયું આખું બધું જુદું બહેનોને એવી રીતે લીધું પુરુષોએ કે એમના લાભમાં લીધું કંઈનું કંઈ કરી નાખ્યું આજે કંઈનું કંઈ કરી નાખ્યું સતી લે સતીનો કંઈ બહુ એવા બધા તો થયા કરે વખત આખો પલટો ને એટલે આવું થયા કરે સમજો એટલે નગારા ઢોલ વાગા એટલું બધું વાગે ને તે પેલી કહે છે મારે મારા પતિ પાછળ બસ જીવતી જ અગ્નિ દીક્ષા થઈ જવી જોઈએ મારી એમ કરે એટલે નગારામાં એનો બિચારો અવાજ ના સંભળાય આવું આવું હતું બધું હજુ તો બહુ હજુ ચાલે છે નોર્થ ઇન્ડિયામાં બધું છે પણ ઓછું થઈ ગયું ઘણો ફેર પડી ગયો આજે પણ ખરી રીતે હોળી આવી રીતે છે અને રંગ અને ગુલાલને આ બધું કરે છે ને એ બધું એમાં આપણી નકારાત્મકતા આપણી ઓરીમાં સ્વાહ કરી નાખીએ કે જેથી આપણી સકારાત્મકતા જે કંઈ થોડી ઘણી છે એને એક અવકાશ મળે એને સ્કોપ મળે કે જેથી એ એનું વધારે વ્યાપ થાય શરીરમાં અને એ વ્યાપ થાય તો સુખ આપે કે દુઃખ આ હોરીનો ઉત્સવ ખરી રીતે અધ્યાત્મ અર્થ એનો આવો છે સમજાયું અને વ્યવહાર અર્થ આવી રીતે છે નકારાત્મકતા અને આપણામાં તો શું છે કે આપણે ઓરીમાં ઓરીમાં બહેનો જો કરે તમારે તો કે એ માં ઓરીમાં આ અંતર તપની ઓરીમાં અમે અમારું પોતાપણું સ્વાહા કરીએ છીએ આવું બોલી અને સાત ફેરા કરી દો કેટલા ફેરા કરો છો તમે લોકો પાંચ ફેરા પાંચ ફેરા કરજો હા અરે ઘણી બહેનો તો નજીક થઈને કહે તો પડ્યું હોય વાગે તો પણ કરે જ ખુલ્લા પગે કરવું જ પડે તો સમજાયું એટલે આજે ભાઈઓ કરે છે બધા જ કરે છે હોળીમાં તો બધા જ એટલે હોળીનું મહત્ત્વ આ છે ખરું કે નહીં શું લાગે છે તમને હા અને આ ગુલાલવાળો કઈ શબ્દ આવે છે કવિરાજના પદમાં વાળો તે કોને આવડશે ના બા ના કઈ છે લાવો તમે બોલશો દીપકાનંદ સ્વામીજી ચાલો આજે એમનો લાભ લો સાહેબ છે દસ હજુ હમણાં થાય દસ હવે ટાઈમ તો જય સચ્ચિદાનંદ જો ખોખારીને બોલજો હા ધમધમાઈ ન રહી હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો તો વાલ કીધું નો તું તોય આવી મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું એ તોય આવી મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી करती ये तो मुझ कंठे में करती वरमाला रे भरी गयो वरमाला रे धरी गयो हरिवर मुझने हरि गयो हरिवर मुझने हरि સપના માએ જેના દીઠું એ જાગીને જોવું તે જાગીને જોયું આ સુખ છે કે દુઃખ મીઠું આ છે સુખ છે દુઃખ મીઠું હસવું કે રોવું રે હસવું કે રોવું ના સમજું તો એ સહેવાતું રે ના સમજું તો એ સહેવાતું રે એવું કહીએ કરી ગયો એવું કહીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો અધરામૃત રસ એક જ બૂંદે અધરામૃત રસ એક જ બૂંદે હું મહાસાગર હું બની ગઈ મહાસાગર અનંત જન્મોની પતજળમાં અનંત જન્મોની પતજળમાં તારું મિલન ફાગણ તારું મિલન ફાગણ રંગ બીનો ગુલાલ છાંટી રંગ બીનો એ ગુલાલ છાંટી રંગ બીનો એ ગુલાલ છાંટી રંગ બીને કરી ગયો રંગ બીની એ કરી ગયો ઈશ્વર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો જય સચ્ચિદાનંદ મહાત્માઓ આપણા સંઘપતિ હરીશભાઈ સાહેબ કહે છે કે પાંચ મિનિટ મેં માગી તો કે હા જરૂર લો તો થોડુંક લઈ લઈએ આપણે ચોક્કસ સુરેશભાઈ સાહેબ હા ચોક્કસ તે શું કહે છે કવિરાજ કે હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું ને તોય આવી મુજને હરી ગયો હવે હરિવર આપણે કોને કહીએ છીએ કે જે સાક્ષાત વિષ્ણુ છે સાક્ષાત વાસુદેવ છે સાક્ષાત નારાયણ સ્વરૂપ છે સમજાયું ને જે આપણો અહંકાર ભસ્મ કરી શકે છે અને એ રીતે મને વર્યા હું કે મારું આખું બધું લઈને પેલી સત્યભામાને કૃષ્ણ ભગવાનને કશું બોલીને કશું બોધ ના આપ્યો એને એની શ્રીમંત ઘરેથી આવેલી સત્યભામા કેટલું બધું લઈને આવેલી તે કહે છે બધા કર્યું પણ કૃષ્ણ ભગવાન તમારું રૂકમણીજીને કહે છે કે આ તમારું બધું કરતો તો મારું બધું ભેગું કશી તોલે ના આવે થોડું તોલે ના આવે એટલું બધું છે મારી પાસે એમ તો પછી કહ્યું આપણે કૃષ્ણ ભગવાન જ કહીએ એ પરીક્ષા કરે તો કે તાજવામ તોલીએ આપણે ચાલજો તમે મૂકો તમારા આખા મહેલનું બધું લાઈન મૂકો જરાય નમશે નહીં તાજવું એનું મૂક્યું બધું અને પેલો તોરવા જાય તો જરાય કશું જ થાય નહીં બધું બધું આખા મહેલની બધી આઠે બીજી બધી રાણીઓનું બોલો એ એનું જોર તો હા ને બધું આ મૂક્યું હા તો એને થયું કહો છે ને હું કેટલું લાવ્યું છું કે બધું કેટલું બધું ત્યારે એ કર્યું પછી કોને કહ્યું શું કહ્યું તુલસીના પાનું શું થયું તમે સમજ પાડવા આવે કોને કહ્યું કોઈ બોલ્યું કર્યું નારદજી બોલ્યા કોઈ બોલ્યું તે નારદજી આ એવું હતું મોટેથી બોલો ને આ બધું પૂછવું જ મારે મંદરબાન પૂછી લેવાનું કારણ કે બધી અમને ખબર આ સત્યભામાં કૃષ્ણ ભગવાનના એટલા બધા વહાલા હતા એટલે એમને એમ કહ્યું કે સ્વર્ગમાંથી પારિજાતનું ફૂલ ફૂલનો છોડ લઈ આવ્યો તો બી ભગવાન ત્યાંથી લઈ આવેલા સ્વર્ગમાંથી એટલે એમને થોડું અભિમાન થઈ ગયેલું કાંઠે રાણીઓમાં હું જ વધારે વાલી છું એમ એટલે પછી એ એવું કહે છે કે આપણે કૃષ્ણ ભગવાન પાસે મને આઈ કરીએ કે કોણ વધારે વાલું છે એટલે પછી એક બાજુ એમના બધા દાગીના મૂકે છે અને એક બાજુ રૂક્ષ્મણી મજા છે એમની વારી મૂકે છે તો રૂક્ષ્મણી વારું પલ્લું ઉપર જાય છે ને એમનું પલ્લું નીચે જાય છે એવું છે તુલસી પત્તું નથી ના વૃક્ષ વારી વારી વારી ઓ રુક્મિણી ખાલી વારી એને શું નાકમાં પહેરવાની ચૂક એટલે ધન કરતા પ્રેમ વધે છે નિસ્વાર્થ પ્રેમ વારણ શબ્દો પરથી છે વારી વારણ એટલે બહેનોને માટેનું છે આ તો સમજાયું ને હા આ બધી નસો હોય છે શરીરમાં અમુક અહીંયા છે કાનમાં છે આ બધી એટલી પણ પછી અત્યારે તો શોખમાં બધું પાર વગરનું કરી નાખ્યું ઊંધું કરી નાખ્યું બધું એટલે હરિવાર મેં તો બિલ તોય આવીને મુજને હરી ગયો એટલે આપણને ખબર ના પડી કોઈને હમ આપણી બુદ્ધિ દેવીને હરી લીધી શું કહ્યું હા અને એમને એની જગાએ હું તો અબૂધ હતી મને કશી ખબર નથી તોય પણ કહું મને પ્રીતિ શું ખબર નથી તો હું શું જાણું મારે અંતર અબૂદની કઈ ગીતી એટલે હું કઈ ગાઈ કયા શબ્દોથી કહું કયું તમને મારા ભક્તિ ગાઈને કહું તમને એ કંઈ ખબર નથી પછી એ તો એના કંઠે બે હારાથી મને વરમારા ધરી ગયો હમ વરમારા એટલે કે આ પ્રજ્ઞાદેવીને બેસાડી અને પ્રજ્ઞાદેવી મારફતે મને બે મારા પહેરાવડાવી કે તું જ્ઞાયક સ્વભારો છું જ્ઞાન અને દર્શન ક્રિયાવાળો છું અને તું એવી છું પાછી પ્રજ્ઞા દેવીને પ્રજ્ઞાને દેવી કહે છે હા કે એની જગ્યાએ છે સિમિલી છે સપના મેં તે ના દીઠું જે જાગીને મેં જોયું આ તે સુખ છે કે દુઃખ મીઠું રે હસવું કે રોવું આ સુખ તે પૂછો ને પ્રશ્ન તે આ સુખ હમ ના સમજ્યું તો એ સહેવાતું ન એવું કંઈક તે કરી ગયો મને સમજણ નથી પડતી કે શું થઈ રહ્યું છે અંદર તને નથી પડતી એવું થાય છે ને ધીરુભાઈ અરે આટલું બધું શાસ્ત્ર જાણકાર તોય એવું કંઈક કંઈ કરી ગયું એવું લાગે છે ખરું ને પણ તે શાહ સાહેબ બહુ બોલતા હતા શાહ સાહેબ આ તો બહુ બોલબોલ કરતા હતા કંઈક કરી ગયા કંઈક કરી એવું કંઈક છે કંઈક છે કરી દે શાહ સાહેબ બહુ કરતા હતા અમૃત રસ એક જ બુંદે કે છે એટલે શુદ્ધાત્માનું અમૃત રસ આપણે ઝર્યો અને અહીંયા રુદ્રથી આપણું આખું ખુલ્લું થયું છે જ્ઞાન શું પરંતુ આ પૂતગલ પર એ જરવો છે કે નહીં અંદર અંતઃકરણમાં પછી શરીરની બહાર એની અસર આવે એમ એમ તો ના આવે શું એટલે આપણો માર્ગ અંદરથી બહારનો છે એટલે કે અંદરથી એટલે કે વ્યવહારના અંદરના વ્યવહારની શુદ્ધિથી આ બહારનો વ્યવહાર શુદ્ધ થઈ જ જાય બધો એવું કહેવા માગે છે એટલે હું બની ગઈ મહાસાગર અમૃત એક જ બુંદે એટલે મને હું અનંત જ્ઞાન અનંત એનું પોતાનું એ એને મહાસાગર જેવું થયું અનંત જન્મોની પતઝડ કેટલી બધી જોઈએ અને પોતાના અનુભવમાં છે જરૂર કોઈનો કહી શકતું નથી બોલી શકતું નથી આપણે કેવી પતઝડમાંથી નીકળ્યા છે પણ પતઝડ આ ભવ આગળનો ગયો ને એટલે બધું ચાલ્યું જાય છે આ મોહ મોહ જેવો છે કયો ચારિત્ર મોહ કયો એ બહુ વસમો છે અને આજે આપણને આ મન વચન કાય બીજું કશું ને ચારિત્ર મોહનું પૂતળું કહેવાય સ્ટેચ્યુ શું કહ્યું જીવતું હોય એને સ્ટેચ્યુ કહેવાય પણ આપણે એને જીવતું છે સ્ટેચ્યુ સમજવા માટે ફોટો અને મૂર્તિ મંદિરમાં સ્ટેચ્યુની મૂકવી પડે છે સીધું નહીં રહે આપણને કારણ કે આપણે આપણને બધાને ટેવ જ છે કે કાન આ બે બે હાથ આપ્યા છે સીધો સીધો પકડવો ના હાથ મારે જમણા હાથની ટેવ છે તો કે અહીંયા પકડીશ આમ કરીને કહીશ દર્શન કહીશ તો ઊંધો ફરીને કરીશ કે દર્શન કહીશ <laughs> હવે કટેવો પડી ગઈ છે બધી આપણને તારું મિલન ફાગણ એટલે હું બની ગઈ મહાસાગર અનંત જન્મ તારું મિલન ફાગણ એટલે કે ફાગણ ફાગણજી આ પૂર્ણિમા છે કે હા પૂર્ણિમા એટલે તારું મને પૂર્ણિમાનો આખો ચાંદ મારા હાથમાં આવી ગયો હાથમાં આવ્યો હાથમાં આવે એટલે શું કે આપણું એટલો પ્રકાશ ખુલ્લો થયો અને ખુલ્લો થયો એટલે પૂર્ણિમા થાય જ એની સમજાવ્યું ને રંગબીનો ગુલાલ છાંટીને રંગબીલો એટલે આત્માનંદનો આખો રંગનો ગુલાલ છાંટીને એટલે પછી આના પરથી આ બધું પરોક્ષ બધું સિમિલી છે આ બધી વેદાંત ધર્મને બંને મોક્ષ જ જવાના માર્ગો છે પરંતુ જ્યારે બંને કોમન થાય છે ત્યાં આગળ પણ બ્રહ્મનિષ્ઠ એવા આચાર્ય અનુભવ સાથે હોય છે અને અહીંયા આચાર્ય પોતે અનુભવ સાથે હોય ત્યાં બે એક મળી જાય છે પછી મોક્ષ માર્ગ એક જ થઈ જાય છે પણ બંને માર્ગ જુદા છે આખા ક્રિયા માર્ગો શું ગુલાડ છાંટી રંગ બિનીએ કરી ગયો એટલે આનંદ આનંદ સ્વરૂપ થઈ ગયું દુઃખમાંય મને આનંદ લાગે શું પણ અત્યારે બોલવું પડે ખરું આ દુઃખ છે પણ આમ મીઠું લાગતું નથી પણ હવે સમજાય છે કે આમાં મીઠાશ છે એવું થોડો સમજાય છે હવે સમજાયું ટૂંકામાં હતો હા દ્રષ્ટિ ફરી ગઈ જય સચ્ચિદાનંદ ચાલો તારે નમો વિતરા ગાય ઉભા રહો ઉભા રહો આપણા હરીશભાઈ આપણને આગળનો પ્રોગ્રામ કહે છે જે હોય તે જય સચિદાનંદ હવે પછી પૂજ્ય દાદાજીનો સત્સંગ સોમવારે તારીખ નવ સવારના નવથી દસ આ જગ્યાએ સુધન એપાર્ટમેન્ટમાં રહેશે આ અઠવાડિયાના કાર્યક્રમ વડોદરા સંઘના આજે ગુરુવારે સ્વરૂપ કીર્તન ભક્તિ સત્સંગ સાંજના સાડા પાંચથી સાડા સાત બાબુકાકાના હોલમાં કાલે ધૂળેટી નિમિત્તે આપતપુત્ર મહેશ આનંદજીના મધર સુભદ્રાબેન તરફથી કીર્તન ભક્તિ અને સત્સંગ બાર એ સેવાગ્રામ સોસાયટી ગિલાણી પેટ્રોલ પંપની સામે નિઝામપુરા સાંજના ચારથી છ રહેશે શનિવારની પ્રાતવિધિ દાદા આલય ખાતે સવારના સાડા છથી આઠ રહેશે અને આવતા બુધવારનો બહેનોનો સત્સંગ ચંદનબેન પી મહેતા ડૉક્ટર શૈલેષાનંદજીના નિવાસસ્થાને એ બાવીસ વિશ્રાંતિ પાર્ક નિઝામપુરા ખાતે રહેશે આજની પ્રસાદીના નિમંત્રક આપતપુત્ર પુલિનાનંદજી છે એમના માતુશ્રી નિર્મળાબેનનો આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે આજે એમણે આ કાર્યક્રમ રાખ્યો જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા સદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કરો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન